ભરત સર્ભ શ્લોકાર્થ હે ભરત સર્ભ લોભ પ્રવૃત્તિ કર્મોનો આરંભ અસમ અને સ્પૃહા એ જ્યારે રજોગુણની વૃદ્ધિ થાય ત્યારે ઉત્પન્ન થાય છે લો વિવેચન લોભ એટલે લોભ પ્રવૃત્તિ એટલે પ્રયોજન વિના પણ ચલ સ્વભાવ કર્મોનો આરંભ અથવા કર્મો કરવા ઉદ્યોગ અસમ એટલે અશાંતિ અને સ્પૃહા એટલે હર કોઈ પદાર્થ પ્રાપ્ત કરવાની ઈચ્છા આ સર્વે રજોગુણની વૃદ્ધિ થાય ત્યારે ઉત્પન્ન થાય છે આ સર્વ રજોગુણના કાર્ય હોવાથી આમ આમની ઉત્પત્તિ થાય છે ત્યારે રજોગુણની વૃદ્ધિ થઈ છે એમ જાણવું એટલે એકનો અભિભવ થઈને બીજું વધે છે ત્યારે શું થાય છે તો રજોગુણ વધે છે ત્યારે શું થાય તો કે લોભ થાય છે પ્રયોજન વિનાનું ચલ સ્વભાવ એટલે કે પ્રવૃત્તિ એવી હોય છે કે કોઈ પણ પ્રયોજન વગરની હોય છે અને ચંચલતાના કારણે કર્મનો આરંભ કરે છે અથવા કર્મનો કરવા ઉદ્યોગ કરે છે અશાંતિ રહે છે અને દરેક પદાર્થ પ્રાપ્ત કરવાની ઈચ્છા થાય છે આવું જ્યારે રજોગુણ વધે છે ત્યારે આ બધા એના એ બધી આવું એ રીતે એના ચેન્જ આવે છે એના કાર્ય આવા થાય છે રજોગુણના કાર્ય આવી રીતે જીવમાં ચાલી જાય છે હવે જે છે અહીંયાથી મારો છે કરું ને જે કરું હા કરીશ તો હવે હા ના એટલે હવે મારો છે અહિયાં તેર માંથી હા તમો ગુણ પ્રશ્નો હોય તો ચર્ચા કરી હા હવે અહિયાં એ જ રીતે પછી બતાવે છે કે તમોગુણ વધે તો શું થાય તે હવે બતાવે છે અપ્રકાશો અપ્રવૃત્તિશ્ચ પ્રમાદો મોહ એવ સમસ્યેતાની જાયન્તે વિવૃદ્ધે કુરુનંદન શ્લોકાર્થ હે કુરુનંદન અપ્રકાશ અપ્રવૃત્તિ પ્રમાદ તથા મોહ એ જ્યારે તમોગુણની વૃદ્ધિ થાય ત્યારે ઉત્પન્ન થાય છે એટલે હવે તમોગુણ વધે ત્યારે અપ્રકાશ થાય અપ્રવૃત્તિ પ્રમાદ વધે એટલે વ્યર્થ ચેષ્ટા અને મોહ એ એનામાં તમોગુણ ઉત્પન્ન વધુ થાય ત્યારે આ રીતની એની પ્રવૃત્તિ હોય છે જે અહીંયા અપ્રકાશને આ પુરુષોત્તમ ગ્રંથાવલીમાં ચિત્તની અપ્રસાદ બતાવ્યું છે તો અપ્રસાદ એટલે પ્રસાદ એટલે પ્રસન્ન અપ્રસન્ન થવું એવી ચીજ આવશે ચિત્તનું અપ્રસન્ન કે ભગવત પ્રાપ્તિ ભગવાનની અપ્રસન્નતા એવી રીતનું થશે નહીં ભગવાન સાથે લેવા દેવા નથી આ તો આપણા ચિત્તની અંદર અપ્રસન્નતા છે એમ હા હા લઉં આગળ કે મહેશ કઈ પૂછવું હા પછી હવે હવે કે છે કે સત્વગુણની વૃદ્ધિ હોય અને મૃત્યુ થાય તે વખતે તો તેનું ફળ બતાવે છે યદા સત્વે પ્રવૃદ્ધે તું પ્રલયમ યાતિ દેહભૃત તદો ઉત્તમ વિદામ લોકાન અમલાન પ્રતિપદ્યતે શ્લોકાર્થ સત્વગુણની વૃદ્ધિ હોય ત્યારે જો દેહધારી મૃત્યુ પામે તો ઉત્તમ જ્ઞાનીઓના શુદ્ધ લોકને પ્રાપ્ત કરે છે વિવેચન હવે સત્વ વિગેરે ગુણોની વૃદ્ધિ હોય ત્યારે મૃત્યુ થાય તો શું ફળ મળે તથા કેવી ગતિ થાય તે કહે છે સત્વગુણની વૃદ્ધિ હોય અને ત્યારે મૃત્યુ થાય તો ઉત્તમ ઉપાય જાણનાર યોગીઓના દેહ પ્રાપ્ત કરે છે અર્થાત યોગીઓના ઉત્તમ કુલમાં તેનો જન્મ થાય છે ત્યાં જન્મ થવાથી આત્માના યથાર્થ જ્ઞાન સાધનરૂપ પુણ્ય કર્મોનો તે અધિકારી થાય છે અને તે ઉત્તમ લોકને પ્રાપ્ત કરે છે એટલે સત્વગુણ વૃદ્ધિ પામે અને મૃત્યુ થાય તેનું ફલ કે એની ગતિ બતાવી રહ્યા છે કે તેને તે ઉત્તમ ઉપાય જાણનાર એવો યોગીના દેહ પ્રાપ્ત કરે છે કે ઉત્તમ કુલમાં એનો જન્મ થાય છે અને એ જન્મ એવા જન્મ થવાથી એને યથાર્થ જ્ઞાન સાધનરૂપ થાય અને પુણ્ય કર્મોનો તે અધિકારી બને છે અને પછી એનું ફલ બતાવ્યું કે ઉત્તમ લોકની એને પ્રાપ્તિ થાય છે ઉત્તમ લોકની પ્રાપ્તિ એટલે અહીંયા યથાધિકારી લેવાશે કે કોઈ લોક એટલે છેલ્લું જે બ્રહ્મલોક છે કે એ રીતનું એ તો હવે મૃત્યુ પામનાર કયા માર્ગનો સાધક હતો અને એની સાધના ક્યાં સુધી પહોંચી હતી એ વિષયમાં તો અહીંયા કોઈ સ્પષ્ટતા નથી એટલે એટલું સમજવું જોઈએ કે જે અવસ્થામાં એટલે જે કક્ષાનો હતો એ કક્ષાથી એને ઉત્તમ કક્ષાનો જન્મ પ્રાપ્ત થશે એ યથાધિકાર જ લેવાશે લોકનો અધિકારી સાત્વિક અવસ્થામાં મૃત્યુ પામ્યો છે તેને તે રીતે મળશે આપ કોણ મર્યું છે એની ચોખવટ નથી તો આપણે કંઈ કહી શકીએ જે અવસ્થામાં મળ્યો છે એનાથી ઉત્તમ મળશે એમ વાત એટલી છે નિર્ગુણ મળ્યો હશે અને સાત્વિક અવસ્થામાં મળ્યો હશે તો અધમ થશે એ નિર્ગુણતા કે ગુણાતીત અવસ્થાઓ પહોંચી ગયો છે એનું જો સાત્વિક અવસ્થામાં બાય ચાન્સ મૃત્યુ થયું તો નીચે એમને હું એમ કીધી હતી કે એટલે આ આ જે વાત છે એ મતલબ દૈવી જીવોની સંદર્ભમાં આ વાત આવી ને નિવૃત્તિ થાય કે કોઈ પ્રવાહી જીવ છે દાખલા તરીકે ભલે એ આસુરી પણ એનામાં સત્વગુણ નો ઉદ્રેક તો થતો જ હોય છે તો પછી એને કેવી રીતે કોઈ ઉત્તમ લોક પ્રાપ્તિ થાય અંતિમ ફલના રૂપમાં ભલે ન થાય ને બધીપાતી ફલના રૂપમાં તો કર્માનુસાર બધાને થાય જ ને આ એટલે દૈવી નથી અને કોઈ આસુરી જીવ છે તો એને પરલોક સિદ્ધ થાય છે પછી પાછું પુણ્યક્ષીણ થાય એટલે પાછા અહીંયા આગળ આવી જાય પણ એનો કોઈ બેનિફિટ એને મળે કે મતલબ કે ફરી પછી આસુરી પણ એવું નિવૃત્ત થઈ જાય એવું બધું કઈ થાય ખરું એ પ્રવાહીને જીવને મતલબ એવો કોઈ દાખલો નથી મળતો કારણ કે બીજા ઉપરના લોકોમાં તો સાત્વિક લોકોની વધારે હશે આવું મનુષ્ય રોગ જેવું તો હોય નહીં તો એને કોઈ બેનિફિટ એને મળતો હશે તો અહીંયા લાભ થતો નથી કારણ થોડું બદલાય અથવા તો આ જો અને આને એવી રીતે રહે કે સત્વગુણની વૃદ્ધિ હોય ત્યારે મૃત્યુ થાય તો ઉત્તમ ઉપાય જાણનાર યોગીઓનો દેહ પ્રાપ્ત કરે છે તો પાછો એ યોગી થાય એ પાછો દૈવી તરીકે દૈવી જીવ હોય કે આસુરી જીવ હોય દાખલા તરીકે કોઈકને બીજો બીજો લોક પ્રાપ્ત ના થયો અને એ સત્વગુણનો જેને મૃત્યુ થયો એ એ યોગી થાય એટલે કેવી રીતે થાય હવે એ તો આગળ એ વાત કહેશે કે બની કહેવાઈ ગઈ છે યોગ ભ્રષ્ટની જે ગતિ છે એના સંબંધમાં જે નિરૂપણ કર્યું છે ત્યાં એ વાત કહી છે કે અગર યોગ સાધના અધૂરી છોડી અને કોઈ યોગીનું મૃત્યુ થાય તો પછી એને પાછી અટકેલી સાધના છે એને આગળ શરૂ કરવા લાયક અનુકૂળ કુલ પરિવારમાં એનો જન્મ થાય છે હા એ તો ત્યાં એ વાત કહી પણ છે ભગવાને કે તત્ર તમ બુદ્ધિ સંયુગાત લભતે પૌર્વદૈહિકમ એને એવો બુદ્ધિ સંયોગ પણ પ્રાપ્ત થાય છે એટલે કદાચ સ્પષ્ટ સ્મૃતિ ન હોય પણ એવો કોઈ સંસ્કાર કે એવી કુશળતા કે એ જાતના ગુણો એની અંદર ત્યારે પ્રકટ થઈ જાય કે જેના કારણે પછી એની આગળની યાત્રા છે યોગી તરીકે જ આરંભ થઈ જાય પણ જે હતો એ યોગી હતો પણ એનું સ્થાન ભ્રષ્ટ હતો એવો વ્યક્તિ હતો આ આ કોણ હતો તો કોણ જાણે એવું કઈ નથી અહીંયા તો કોઈ પણ હોઈ શકે જે જળ ભરતના ઉદાહરણમાં આપણને તો જીવન ભરે તો અધોગતિ થઈ બીજા જન્મમાં હરણ જન્મ મળી ગયો થઈ ગયું કેવાય ને જીવનભર કર્યું ને મૃત્યુ સમય આડું અવડું થઈ જાય એટલે એ જેટલું આડોવળું થયું છે એટલા પૂરતો પ્રતિબંધ આવ્યો છે ફરી પાછું એના પૂર્વના જે સુકૃત છે એ તો નષ્ટ થયા નથી એટલે એના ફરીથી ક્યારે ને ક્યારેક પાયાના હા હા એ તો આવે છે

સગર્ભા પ્રણા હું એમ કીધી હતી કે જે વરણ જેનું વરણ આસુરી છે એવા જીવનો અંત સમય પણ વધે તેની આ તેને શું એની આ વાત છે કઈ એનું વરણ જ કોઈનું પણ હોઈ શકે એમ વાત છે તો પછી આસુરી વર્ણ સાથે આ શ્લોક ના નિરૂપણ ને કોઈ સંબંધ નથી અહીંયા તો એમ કહ્યું છે કે ભાઈ સાત્વિક અવસ્થા હશે અંતમાં મરશે તો આમ થશે રાજ્ય થશે તો આમ થશે તામસ થશે તો આમ થશે તો એ જે કોઈ પણ હોય પુષ્ટિ માર્ગી હોય મર્યાદા માર્ગી હોય પ્રવાહી હોય ગમે તે હોય એનાથી કોઈ સરોકાર નથી તો આસુરી જીવો પણ આ લોકમાં ફરતા હોય છે અન્ય લોકોમાં એવું ખરું હમ બરાબર વધેલું હોય અને મૃત્યુ પામે તો ચાન્સ છે એમને એ લોકોને એમ તો સત્વગુણ એટલું છે તમે સ્પીકરને ઓફ કરી દો ભાનુબેન એકો આવે છે તમે ફોન ઉપર વાત કરતા હોય ને એવી રીતે તમે સાંભળો જયારે પણ બોલે કોઈ પણ વ્યક્તિ ત્યારે આટલું જરા ધ્યાન રાખે સ્પીકર ઓન રાખીને એને નહીં બોલવાનું બંધ કરીને ફોન ઉપર વાત કરતા હોઈએ તે રીતે જ કરવાનું આ જે શ્લોક છે એ તો ખાલી એટલું જ કહી રહ્યો છે કે જે અવસ્થામાં મરશો તત્વગુણ હશે તમારું અંતિમ સમય તો એ અવસ્થાથી એક લેવલ તમારું ઉપર મિનિમમ આવી શકે છે આટલી જ વાત અહીંયા છે બીજી અહીંયા કોઈ કોના માટે આ વાત કહેવામાં આવી રહી છે એવી અહીંયા કોઈ સ્પષ્ટતા નથી એટલે બ્રહ્મલોક સુધી આની કલ્પનાને લઈ જવાની કોઈ આવશ્યકતા નથી એ અહીંયા પ્રસંગ જ નથી તે રીતે વરણના પણ મુદ્દા સાથે આ કારિકા છે એને કોઈ સંબંધ નથી બસ એટલી જ વાત છે હા બોલો રજસી પ્રલયમ ગત્વા કર્મસંગીસુ જાયતે તથા પ્રલીન પ્રલિનસ તમસી મૂઢ યોનિષુ જાયતે શ્લોકાર્થ રજોગુણની વૃદ્ધિમાં મૃત્યુ પામી કર્મસંગીઓમાં જન્મે છે તેમજ તમોગુણની વૃદ્ધિમાં મૃત્યુ પામેલા મૂળ જન્મે છે વિવેચન રજોગુણની વૃદ્ધિ હોય ત્યારે જે માણસ જે મરણ પામેલ હોય તે કર્મસંગીઓ અર્થાત કર્મમાં આસક્તિવાળા લોકમાં જન્મે છે તેમજ તમોગુણની વૃદ્ધિમાં જે મરણ પામેલ હોય તે મૂળીઓની એટલે કે નીચ લોકમાં અથવા અસુરોમાં જન્મે છે અહીંયા આગળ જે સત્વગુણની વૃદ્ધિ હોય ને મૃત્યુ પામે તેની શું ગતિ બતાવી હવે રજોગુણ અને તમોગુણની બતાવે છે ગતિ કે રજોગુણની વૃદ્ધિ હોય અને મરણ પામે તો કર્માશક્તિ વાળા લોકોમાં જન્મે છે જે કર્મમાં જેને આસક્તિ હોય એવી જગ્યાએ એવા લોકોમાં જન સાથે જન્મે ત્યાં જન્મે છે અને તમોગુણની વૃદ્ધિમાં જે મરણ પામે એ તે નીચ લોકમાં અથવા કે અસુર એટલે કે અસુરોમાં જન્મે છે એટલી વાત થઈ ગઈ મારું સંપન્ન થયું અહીંયા આગળના આગળના શ્લોકની કન્ટિન્યુટીમાં એમ પણ લેવાય કે અહીંયા કોઈ દૈવી પણ હોઈ શકે અને દૈવીની બી તમો ગુણમાં જો થઈ તો પછી એ મૂઢિયોની માં જન્મ એટલે જળગરજીનું છે જ ને આપણે એમને નહીં થઈ પણ નથી પશુની યોની ખરાબ યોની થઈ કોઈને માત્ર આવેશ હોય તો પણ છેલ્લા સમયનો પ્રભાવ છે એમાં છેલ્લા સમયે કોઈ વ્યક્તિને દાખલા તરીકે કોઈ એક્સિડન્ટથી મૃત્યુ થયું કે કોઈ કોમામાં જતા પહેલાની કોઈ એવી અવસ્થા છે કે બિચારાને કઈ એવું સખત વાગેલું છે કઈ કઈ બી થયેલું છે એવા સમયે માણસ પીડાથી પીડાતો હોય છે એ તમોગુણ થી જ પીડાતો હોય છે એમાં એનો શું દોષ એને કઈ વિચાર કરવાની શક્તિ ના હોય તો શું કરી શકે વ્યક્તિ એને શું કામ કહીને વાગી દોષ જ કહેવાય છે ને આવી અપમૃત્યુ થાય આપણે શું સમજીએ અત્યારે કે અંત સમય કશું ના કરી શકીએ તો ખાલી ભગવાનને યાદ મતલબ ભલે ચલો આપણે પથારી વસ્તી ગયા ટોટલી પથારી આપણે પકડી લીધી તો કશું જ નથી કરી શકતા તો ભગવાનનું નામનું સ્મરણ કરવું છે પણ એ બી વિચાર જ કોઈ વ્યક્તિની પીડા જેટલી હોય કે એ વિચાર જ ના આવે એ વખતે એનો શું વાંક તો તમો ગુણ થઈ ગયો ને આવી એના પર તો એને આખા જિંદગીનું વિચાર કરેલું કાઢવેલું એને યાદ બી રાખ્યું હતું કે છેલ્લા સમયે આપણે આવું કરવું જોઈએ એને ના થાય તો શું કરવાનું દુઃખની પીડા જેવી હોય ના જળભરત ને એવું હતું જ નહીં એ કરતા હતા બધું અને પણ એ તો બિલકુલ સજાગ અવસ્થામાં પણ વ્યક્તિ કોઈ ના ચેતન અવસ્થા ના હોય એવી તો શું કરવાનું ભગવાન સાચી રીતે પણ ને બધામાં તો આપણા જ કોઈ દોષ હોય ને તો જ આવું બધું થાય આપણે તો ભોગવવાના તો કાયમ જ આવે એ કેસમાં પછી આપણા પ્રારબ્ધ મોટા એવું એવું છે કે આજે આપણા લાગે છે આપણા આ જે ત્રણેય ગુણો આપણા પર એક્ટ થાય છે એ જે પ્રકૃતિ છે એ પ્રકૃતિ ભગવાનના કંટ્રોલમાં છે એટલે ક્યારે કયો ગુણ આપણા પર લાગશે એ આખો કંટ્રોલ ભગવાન પર છે તો હવે છેલ્લા સમયે આપણા પર કયો ગુણ લાગશે એ આપણે ના કહી શકીએ ભલે આપણે આખું જીવન જે કર્યું નોર્મલી એવું આપણે માનતા હોઈએ છીએ કે આપણે આખી જિંદગી જે જેવા કર્મ કર્યા હોય મૃત્યુ સમયે તેવા જ આપણા કર્મો યાદ આવે છે પણ ભગવત ઈચ્છા પછી બીજી પણ હોઈ શકે એની અંદર એમ કારણ કે ગુણનો કંટ્રોલ આખો ભગવાન પર છે કારણ કે આપણે જો કર્મને એટલો મહાન બનાવી દઈશું તો પછી ભગવાન કરતા કર્મ મોટા થઈ જશે એવું છે કે જયારે કર્મોની જે વાત છે નાના મોટા થવાની વાત નથી પણ જેમ આપણે ત્યાં ગુજરાત મર્યાદા વેદમાં મહાપ્રભુજી વાત બતાવી ને છંદ વેદની અંદર કે પ્રવાહી જીવોનું સંચાલન ભગવાન પ્રકૃતિના ગુણોથી કરે છે મર્યાદા જીવનું વાણીથી કરે છે અને પુષ્ટ જીવનું પોતે કરે છે તો હવે દૈવી જીવ હોવા છતાં પણ જે સ્ટાન્ડર્ડ ઉપર આપણું સંચાલન પ્રકૃતિના ગુણોથી થવાનું હોય ત્યાં વધારે કરીને ભગવાન પોતાનો ઇન્ટરફિયરન્સ નથી રાખતા કોઈ કેસમાં ભગવાનને સામે ચાલીને જેમ અજામેદના કેસમાં થયું કે ઠાકોરજીને એમ થયું કે નહીં મને પોતાની રીતે આને હેન્ડલ કરવું છે તો ત્યાં ભગવાને ઇન્ટરફિયર કર્યું બાકી તો બધા પોતપોતાના કર્મ પ્રમાણે એ રીતે ભોગવે છે સૃષ્ટિમાં એ પુષ્ટિ હોય મર્યાદા હોય દૈવી જીવ કોઈ પણ હોય હવે એની અંદર વાત જે મૃત્યુકાળની છે મને એની અંદર એવું લાગે છે કે આપણે જેટલા પણ કર્મો કર્યા હોય એનું પ્રારબ્ધ સંચિત તો આપણને ભોગવવું જ પડે સિવાય કે ભગવાન એને કેન્સલ ના કરી દે પોતે ઇન્ટરફિયર કરીને તો આપણે જેટલા પણ સાધનો આ જન્મની અંદર કરી રહ્યા છીએ પોતાના ઉદ્ધાર માટે એ બધા સાધનો બરોબર છે એ ગુણધર્મના ફળને જનરેટ પણ કરી શકે છે પણ એની પહેલાના આપણા જે પ્રાણ સંચિત હોય એ અત્યારના કરેલાથી કેન્સલ ન થાય એને ભોગવવાનું તો રહે જ આપણે કે બીજું જે કાકાચાર્ય ગીતાજી ભગવાન આજે આપી એ વાળી વાત છે કે જો એવી સાધનાની વચ્ચેથી આવી કોઈ દુર્ગતિ કોઈની થઈ જાય તો આગળ જન્મમાં ઠાકોરજી ફરીથી એને કન્ટિન્યુ કરાવે છે એવી સ્મૃતિ રહે જેમ ચોરસ કૃષ્ણની બધી લીધેલીના માટે વાત આવે છે ચલો એમણે આવો દોષ કર્યો અને આવું થયું અહીંયા આવીને પડ્યા પણ એ સ્મૃતિ તો નહીં એ કન્ટિન્યુ થયું છે પાછું આ રીતે એવા જીવોની મુક્ત જીવોની જો અવિગતિ થતી હોય તો આપણે તો સંસારમાં પડેલા છે એટલે બાકી આખી જિંદગી જે નિષ્ઠાથી જીવ્યો હોય માણસ ચાલો કોઈ બી એની સંપ્રદાય કોઈ બી પણ એને બિચારાને કોમામાં જતો રહ્યો વ્યક્તિ એનો શું દોષ એટલે જે કૃષ્ણદાસ અધિકારીના ચરિત્રમાં આવે છે ને બધા વૈષ્ણવો આવીને મંગુસાઈજીને કીધું કે કૃષ્ણદાસના પ્રાપ્ત થયું કે પડીને મરી ગયા ત્યારે બધાને એમ કીધું કે જે કાર્ય ભોગવ્યું એટલે ગોસાઈની સાથે જે કાર્ય ભોગવ્યું તો ગોસાઈ એમ કીધું કે મહાપર સેવકને આટલું બધું દુઃખ ન હોવું જોઈએ પછી એટલે શ્રાદ્ધ કરવા પધાર્યા પણ હવે વાત એ છે કે જીવનભર આટલું બધું કર્યું આપણને એમ થાય કે સેવક થઈને આવી પ્રવૃત્તિ કેમ કોઈ આપણા પાસે કોઈ ફોલ્ટ હોય હા એટલે એવી પ્રવૃત્તિઓની થવાની હોય પછી છૂટવાનું પણ છે એવું નથી કે ઠાકોરજી કઈ એક પદ પછી લાભ રહ્યો પછી ફરીથી આવા કોઈ મૂળમાં નથી થવું પછી ભગવાનને પછી મુક્ત થયા તો એવી મૂડીઓમાં જન્મ થયા પછી પણ તો આપણને એમ થાય કે અંતિમ સમયમાં પહેલા કરેલો કેન્સલ કેવી રીતે થઈ ગયા પણ કેન્સલ નથી થયા એનું પણ આગળ જઈને તો રિઝલ્ટ થયું છે ને પણ જેવી દુર્ગતિ થાય એવી પહેલા પહેલા પૂર્ણ સાત્વિક ના ગુણો છે એ ભગવાન દ્વારા એ જીવમાં એવું થાય છે તો એવું તો નથી ને એના પ્રારબ્ધ દ્વારા થશે એટલે પ્રારબ્ધ ભગવાન નક્કી કરે છે એ રીતે થશે સાત્વિક રાજસ તામસ ગુણ પ્રભુ થોડા આપણામાં એ કરી રહ્યા છે એટલે મને હલો પ્રકૃતિના જે ત્રણ ગુણો છે એ વ્યવસ્થા ભગવાન બનાવી દે છે કે આ સાત્વિકાદશામક છે એની પ્રકૃતિ છે જીવ જે છે પંચમહાભૂતોથી પ્રાકૃત જીવ છે હવે પછી પ્રકૃતિ એ જે કંઈ પણ કાર્ય કરવાનું છે એ એના પોતાના સ્વભાવથી કરે છે બાકી જેવા કાલે કાકાને પૂછ્યું હતું ત્યારે આપણે એ વાત થઈ હતી ને કે સાત્વિક રાજસ તામસ ત્રણેય ગુણો દૈવી આકૃતિ બધાની અંદર હોય છે પણ દૈવી જીવ તરીકેના વર્ણમાં એ સાત્વિક ગુણ પ્રબળ રે છે ને આત્મી જીવ છે એમાં પણ સાત્વિક ભલે વધતું હોય પણ રાજસના તામસના પ્રબળ થઈને જ રહે છે હંમેશા હા એ બરાબર પણ હમણાં જે સંસ્કૃત બેઠું કે ભગવાન નારાયણ આપણામાં કન્ફ્યુઝન જે થઈ રહ્યું છે પટિકુંટે એટલે મેં કીધું કે ભગવાન દ્વારા મતલબ એક તો એ છે કે પ્રકૃતિ બનાવી ભગવાન્યા છે એ સિવાય કે શિવાતા કાલે જે નિયમન કે સંચાલન પૂર્તિ વાત હતી છે કે પ્રકૃતિ ના કોરો તો પોતાની રીતે કામ કરે છે બસ ભગવાન સે કે ઇન્ટરફિયર કરવાનો હોઈ જ ન શકે બટ કેટલું ઇન્ટરફરન્સ હોય એ ભગવાન ના દૈવી હસ્તની મરણાંનો ડિપેન્ડ તો જરૂર કરે છે કે તમારી અંદર કઈકોણ પ્રભર રહે છે ને કઈકોણ જે છે ઘટનાઓ હોય છે દૈવી છે તો ભાઈ એની અંદર તામસતા એટલી બધી પ્રબળ નહીં થઈ જાય એમ તો પ્રકૃતિના ગુણો ભલે પોતાની રીતે કામ કરતા હોય પણ ભગવાનનું વરણ તો એની અંદર વર્ક કરવાનું છે સવાલ છે કે આના ખુલાસામાં એક મને એક વાત એવી છે કે અહીંયા જે આ જે કહેવામાં આવ્યું છે કે બે જ્યારે મૃત્યુ પામે છે ત્યારે એની જે ગુણની અવસ્થા હોય છે તો એ અન્યથા કરશનનું જે સામર્થ્ય છે ને એ વાતને પ્રતિપાદિત કદાચ કરી શકતો બાકી તો જે જે ગુણવાળો છે મુખ્ય જે એનો બેઝિક જે ગુણ છે એ એમાં જ એનો લય થવાનો છે પણ જેમ કે પેલા એના પ્રસંગમાં આવે નારાયણ જે એને કે છે અંતિમ સમય મૃત્યુ સમય ત્યારે અજામિલ જ્યારે એના છોકરાનું નામ બોલે છે ત્યારે એને યમદૂતો નહીં બોલાવીને પેલા વિષ્ણુદૂતો આવે છે લેવા તો એ પણ એ જ વાતને પ્રતિપાદન કરે છે કૃપા હશે તો જ તમારી આ ઉત્તમ લોકમાં ગતિ થશે અધરવાઇઝ તો તમે જે છો તમારું એમાં જ છે વરણ જેમાં છે એમાં જ છે પણ કોઈ અન્યથા કરતું સામર્થ્ય માટે આ વાત છે ને એ કહેવામાં આવી હોય એવું લાગી રહ્યું છે વાત અહીંયા એ છે કે જે અંત સમયે તમારા પર કયો ગુણ એક્ટ થાય છે અને તમને નેક્સ્ટ જે તમને શું થવાનું છે એની વાત થઈ રહી છે આગળ એટલે એ તો વાત બરાબર જ છે પણ છેલ્લા અંતમાં તમને કયો ગુણ તમારા પર સાત્વિક ગુણ લાગશે કે તામસ લાગશે કે રાજસ લાગશે એ આપણા કંટ્રોલમાં નથી મારું એટલું જ કહેવાનું છે એના માટે તે એવું કહ્યું કે એ ભગવાન ચેન્જ કરી રહી છે જો એને પણ મૈત્રીરાજે એવું કહ્યું કે એવું નથી કોઈ દૈવી જીવ છે પણ ને આપણા બીજા કર્મ કર્મો ભોગવવા હોય તો આપણે એ અવસ્થામાં નાખી દઈએ એમ કે કોઈ કર્મ બાકી રહી ગયું છે પ્રારબ્ધ પ્રારબ્ધ હા એ પ્રારબ્ધ આપણું બાકી રહી ગયું એટલે તમે જે એમાં કીધું ને કે આમાં આપણને એવું લાગે કે ભગવાન કરતા કર્મ છે પ્રબલ થઈ જાય જો આપણે વિચારીએ તો પ્રબલ થઈ જાય પ્રબલતાની વાત નથી પણ ભગવાન બનાવેલી વ્યવસ્થા છે એ વ્યવસ્થા કામ કરે છે આપણા કાર્યના જેટલા પણ પ્રભુ સંબંધી જેટલા પણ કર્મો હોય કે ચલો જીવનભર આપણે સેવા કરી છે ભગવાન માર્ગમાં છે કે સિદ્ધાંત પ્રમાણે સારું જીવન જીવ્યા છે તો હવે એ જેટલા પણ કર્મો છે એ કઈ ડિસકન્ટિન્યુ થઈને ખતમ થઈ જાય છે એવું પણ નથી પણ એના કારણે આપણે એમ કહીએ કે આપણે સેવા કરી એના કારણે મારા જૂના બધા પાપ કર્મો કેન્સલ થઈ જવા જોઈએ એવું તો નથી સિવાય ભગવાન ભગવાન હા એટલે ભગવાન કરે તો કેન્સલ થાય છે તો રહે રહે છે એટલે હવે બધું ભગવત ઈચ્છા થઈ ઠાકોર જે બધાને કેન્સલ એવું તો કરે બાકી તો ભગવાન ભગવાનની બનાવેલી વ્યવસ્થા છે એનું મતલબ એવું નથી કે પ્રબલ થઈ ગયા છે કે કર્મો છે એ ભગવાન કરતા વધારે નિયામક છે એવું વ્યવસ્થા પ્રમાણે અવસ્થા છે ને હેલો અજામિલની જે અવસ્થા છે ને એ અવસ્થાની જ અહીંયા આ વાત કરવામાં આવી છે કારણ કે સામાન્ય રીતના તો બને જ નહીં કે એનામાં તમસ તામસથી ભરેલો જીવ હશે ને એનામાં તત્વની પ્રબળતા આવી જશે એવું તો બનવા જોગ જ નથી અને એનું કારણ કે તો પછી એનું વરણ નષ્ટ થઈ જશે એનું અહીંયા કાકાએ જે વાત કીધી ને કે એ અહીંયા સાત્વિકતાનો મતલબ એવો નથી કે એનો મોક્ષ થઈ જવાનો છે કે બ્રહ્મલોકની પ્રાપ્તિ સાત્વિકતાનો મતલબ એ નથી કે સાત્વિકતાથી જે ઉત્તમ લોકની પ્રાપ્તિ કે ઉત્તમ કુલની અંદર જન્મ એનો પણ એવો સેન્સ નથી કે આંસુ એમાંથી લઈને થઈ જશે સેન્સ એટલું છે ખાલી કે કદાચ અત્યારે એની કોઈ શૂદ્રના ઘરમાં જન્મ થયેલો હોય તો કદાચ ક્ષત્રિય કે વૈશ્ય એવું એનું ટ્રાન્સફોર્મેશન થાય પણ દૈવીમાંથી આસુરી થઈ જાય અને આસુરમાંથી દૈવી એવા વરણ બદલાવાની આ વાત નથી ને અજામિલના કેસમાં તો કઈ તાત્વિકતાની પણ નથી થઈ એની અંદર ત્યાં તો શુદ્ધ ભગવાનનું અન્યથા કરતું છે કે ભગવાન એવું પોતાને ક્યાં એવું હતું કે હું નારાયણ ભગવાનનું નામ બોલી રહ્યો છું તો આપણે જો એને કહીએ તો ચૌદમા શ્લોકમાં તો પોતાનો પુત્ર યાદ આવ્યો હલો ચૌદમા શ્લોકમાં તો ઉત્તમ લોકની વ્યાખ્યા એવું કહ્યું છે કે યથાર્થ જ્ઞાનમાં રૂપ પુણ્ય કર્મોનો એટલે આત્માના યથાર્થ જ્ઞાન જે છે એ એ જેને થયું છે ને એને જે લોક પ્રાપ્ત થાય છે એ લોક પ્રાપ્ત થશે એવું સ્પષ્ટ કર્યું છે અહીંયા ચૌદમા શ્લોકમાં તો કહ્યું છે કે એ જયારે મૃત્યુ થશે ને સત્વગુણમાં પછી એ કયા કુલમાં જન્મશે તો કે છે કે ઉત્તમ કુલમાં યોગીના યોગીમાં ત્યાં એવું વાતાવરણ એને મળશે જેનાથી એ યથાર્થ જ્ઞાન સાધનરૂપ એને પ્રાપ્ત થશે એ વાત એમ કરે છે ત્યારે નથી કર્યું એ સત્વગુણ વાળો સત્વગુણની વૃત્તિમાં એનું મૃત્યુ થશે તો આવા કુલમાં ને આવો યોગી બનશે યોગીનો જન્મ લેશે યોગી જશે અને યોગી થઈને પાછું આ યથાર્થ જ્ઞાનના સાધન રૂપ પુણ્ય કર્મનો તે અધિકારી બનશે એટલે પુણ્ય કર્મો કરશે અહીંયા ખાલી કર્મોની વાત છે અહીંયા આમાં આમાં અધિકારી જોઈએ તો આમાં પોતે જે સત્વગુણી જીવોને બી આ અવસ્થા પ્રાપ્ત થઈ શકે આપણે આપણે એવું વિચારીએ કે તમો ગુણ હશે ને એનામાં સત્વ થશે આપણે એવું કેમ નથી એટલે આ તો ખાલી સત્વ જ અને તમ ગુણ હોય પણ જ્યારે મૃત્યુ સમયે સત્વગુણની વૃદ્ધિ હોય ત્યારે એની શું ફલા અવસ્થા છે એની ગતિ શું થશે એનું પછી શું થશે સાત્વિક ગુણની વૃદ્ધિ હોય માણસ અને મરણ પામ્યું તો એની શું એની દશા એની શું ગતિ થશે તો એ સમયે જો મૃત્યુ થયું સાત્વિક ગુણમાં તો એની આ ગતિ થશે કે ઉત્તમ કુલમાં યોગી યોગી રીતે જન્મ થશે એનો યોગી અને ત્યાં પછી એને કોઈક સાધના તો પાછી આપી ને કે યથાર્થ જ્ઞાનના સાધન રૂપ એ એ વાત ત્યારે કરશે ને પુણ્ય કર્મોનો તે અધિકારી બનશે એમ વાત કરે છે જય જય ધંધુ પ્રણામ મૃત્યુ પહેલા કઈ અવસ્થા છે કયો પ્રકારનો ગુણ પ્રબળ છે એની વાત છે પણ એ જે બધી વ્યવસ્થા અથવા તો એની અનુકૂળતા ભગવાન પોતે વરણ પ્રમાણે જ કરી આપે ને કારણ કે કરતા હરતા તો હરી જ છે અને જે સાત્વિક લોકો છે અથવા તો જે પુષ્ટિ માર્ગમાં પ્રવેશ થયેલા છે અને પોતે આગળ વધેલા છે એમના માટે તો વલ્લભાખ્યાનમાં પણ કીધેલું જ છે કે એવો મારક શ્રી વલ્લભ વર્ણો રે ત્યાં પ્રવેશ નહીં વિધિ હરનો રે એને કાલ કર્મ નવ બાધે રે યમતે શિવ ધનુષ નવ સાધે રે તો જે સાત્વિક રીતે આગળ વધી રહેલા છે એમને તો ઠાકોરજી અનુકૂળતા કરી આપવાના જ છે ન કરી તો પ્રભુના હસ્તક્ષેપ વગર પ્રાકૃત પ્રકૃતિના સ્તર પર જે વ્યવસ્થા ચાલી રહી છે એ દૃષ્ટિથી કોઈનું મૃત્યુ થયું ને ત્યારે સત્વગુણ એમાં વધુ છે તો શું થશે સિમ્પલી એટલી જ વાત કહેવામાં આવે છે બીજી અહીંયા કઈ વાત જ નથી જો આવું હશે તો તેમ થશે તેવું હશે તો તેમ થશે પ્રભુ શું કરશે નહીં કરે એ તો બધી પ્રભુના હાથની વાત છે એને આ પ્રસંગમાં અહીંયા એને કોઈ સ્થાન સૂતકનો સંબંધ નથી અહીંયા તો મૃત્યુ સમય આવી પરિસ્થિતિ હશે તો એની આવી ગતિ થશે અથવા ગુણોત્તર વિભાગ જે છે એ એ દૃષ્ટિથી જ કહેવામાં આવી રહ્યો છે કે ક્યારે કયો ગુણ વૃદ્ધિ પામ્યો છે સમજવું જોઈએ કયા ગુણનો પ્રભાવ તો એનો શું કયા રૂપમાં પ્રભાવ જોવા મળે છે એમ જુદી જુદી રીતથી ગુણોનું નિરૂપણ થઈ રહ્યું છે એ પ્રસંગમાં મૃત્યુકાળમાં આ ગુણ હશે તો એની આવી નથી થશે આટલી જ વાત છે અને ગુણ વધારે કંઈ જટિલ બનાવવાની આવશ્યકતા નથી એટલે જે વર્ણ પામેલો છે અંગીકૃત થયેલો પુષ્ટિમાર્ગી જીવ હશે એ પુષ્ટિમાર્ગી સાધનાચરણ પણ કરતો હશે પણ તે વખતે એની સાત્વિક અવસ્થા હશે તો એને પુષ્ટિમાર્ગના અંતર્ગત આવી ગતિ થશે એ રાજસ હશે તો તેવી થશે કામ થશે કર્માનુસાર અંતિમ ફલ પ્રભુ પ્રદાન કરવા ઈચ્છતા હશે ત્યારે પ્રભુની ઈચ્છા અનુસાર થશે સાધન માર્ગ અનુસાર વણશે તો અંતિમ જન્મ જે સાધન દ્વારા પ્રાપ્ત થવાનો હશે તે અનુસાર ગતિ થશે જ્યાં સુધી એ અવસર નથી આવી રહ્યો ત્યાં સુધી તો કર્માનુસાર જે જે આગળનો શ્લોક લઉં હા તમારો છે હેલો મુકેશ આગળ લઉં કે બેબી ના ના બેબી ને હવે મારો છે જે નરેન્દ્રભાઈ એ ભૂલી ગયા છે એમનો જે જે ઓગણીસી છે ઓગણીસી તો ત્યાં સુધી ટાઈમ છે જરા જોઈ રાખ હા તો હું આ કરું હા જીજી હા હવે આગળ સત્વ રજ કે તમ ગુણની વૃદ્ધિ હોય અને મૃત્યુ થાય તો તેની ગતિ બતાવી હવે સાત્વિક રાજસ અને તામસ કર્મના ફળનું નિરૂપણ કરે છે કર્મણ સુકૃત સુકૃત્યસ્યાહુ સાત્વિકમ નિર્મલમ ફલમ રજસ્તુ ફલમ દુઃખમ અજ્ઞાનમ તમસ ફલમ શ્લોકાર્થ સુકૃત કર્મનું ફળ સાત્વિક તથા નિર્મલ કહે છે રાજસનું ફળ દુઃખ અને તામસનું ફળ અજ્ઞાન કહે છે મરણ થયા પહેલા આ લોકમાં સાત્વિક વગેરે કર્મનું શું ફળ થાય છે તે કહે છે તત્વથી થતા સુકૃત કર્મનું ફળ સાત્વિક અને નિર્મલ હોય છે તેમજ રજોગુણથી થતા રાજસ કર્મનું ફળ દુઃખ અને તમોગુણથી થતા તામસ કર્મનું ફળ અજ્ઞાન હોય છે હવે છે હા જે આગળની વાત કહી કે સાત્વિક રાજસ તામસ ગુણની વૃદ્ધિ વખતે મૃત્યુ સત હા જીજે તે સત્વગુણથી સારા કાર્ય અને એનું ફળ સાત્વિક કે નિર્મલ થાય રજોગુણથી રાજસ કર્મ થાય અને એનું ફળ પણ દુઃખ આપે અને તમોગુણથી તામસ કર્મ થાય અને ફળ અજ્ઞાન થાય હવે આમાં એક વસ્તુ એ જાણવી છે કે જે આ સુકૃત કર્મ વિશે વધારે કેવી રીતે થાય એવું કઈ અવસ્થા થાય કે કઈ વસ્તુ ઇન્ગ્રેડિયન્ટ હોય કે જેનાથી જીવ સુકૃત કર્મ વિશેષ કરે એટલે મુકેશભાઈ ને કોઈ પૂછે એના પેલા જ એમણે પ્રશ્ન પૂછી દીધો <laughs> બતાવો તેમને જે પ્રેરણા થતી હોય છે કૃત કર્મો તો ગુણના તમારી અંદર વૃદ્ધિના પ્રમાણમાં તમે કર્મ કરશો એ તો તમે કહી દીધું ને તો પછી હવે આમાં સારા કર્મો તો તમે ધારશો તો થોડા થવાના છે તમારી જે ગુણની અવસ્થા છે એ પ્રમાણે તમે કર્મ કરે જશો પ્રશ્ન શું છે મુકેશભાઈ હા તમારો આ પ્રશ્ન હતો પંકજે ઉત્તર જે આપ્યો એનો એ પ્રશ્ન હતો તમારો પ્રશ્ન પાછો કરો ને મુકેશભાઈ હા જીજી ક્યાં હા જીજી હા તો તમારો પ્રશ્ન નહીં એટલે ગુણ તો કઈ પણ છે પણ કર્મ એવા થવા જોઈએ એવું ખરું ને પાછું તમારો પ્રશ્ન શું હતો એમ પૂછ્યું છે સુકૃત કર્મ વિશેષ કેવી રીતે થાય એવો મારો પ્રશ્ન છે સુકૃત નો મતલબ તો જે શાસ્ત્ર માં બતાવેલા કર્મો હોય એવા સારા કર્મ એવો જ અને તત્વાંતર જ્યાં જ્ઞાનમ જે આગળ કહી રહ્યા છે તો એ તત્વથી જ્ઞાન ઉત્પન્ન થાય છે ને એ જ્ઞાન જે છે એ ઓબ્વિયસલી શાસ્ત્રાનુસારી જ્ઞાન છે એવા જ્ઞાનથી થયેલા શાસ્ત્રમાં બતાવેલા જે વિવિધ કર્મો છે એ સુકૃત કર્મ છે જેનું ફલ શાસ્ત્ર કરે હોય છે રાજકર્મ વગેરેને આગળના એક સમજી શકાય જ્યારે ભગવાને કીધું કે રાજકર્મ ઈચ્છાને પેદા કરે છે ઈચ્છાથી મોહ થાય છે તો એવા કર્મો કે જે આપણે કામના પૂર્તિ માટે કરતા હોઈએ એમનું ફૂલ આપાદાન થતા દુઃખરૂપ બને છે કામ કર્મ જે છે એ અદમ કર્મની શુક્ર વૃત્તિ કરાવે છે તો એનું ફલ ક્યાં થાય મુકેશભાઈએ પૂછ્યું એનો તો ઉત્તર આપો વધારે કેવી રીતે કરી શકાય એના એટલે આપણા એના માટે આપણામાં સતત સત્તો ગુણની પ્રધાનતા હોવી જોઈએ ત્યારે તમે કરી શકો કે જયારે સત્વગુણની પ્રધાનતા હોય ને એના માટે પછી એ એવા જ કર્મો કરવા જોઈએ કે જેનામાંથી જેના કારણે આપણામાં સત્વગુણ જ રહે એ જ પ્રકારનું આપણું જીવનશૈલી હોવી જોઈએ તો તમે કરી શકો એટલે જેનામાં હાસ્ય ગુણ પ્રબળ છે હે એવું તો હોય છે શરીર ચાલે તો આપણે સુકૃત કરી શકીએ છીએ કેમ શરણાગતિ છે નથી કૃષ્ણ બોલવાનું સુકૃત કર્મ જ છે ને પછી છેલ્લે તો ક્રિયા વગર નથી તો મનથી કરવાનું પછી ક્રિયા બંધ જાય તો શું કરવાનું બેન જતા રહીએ તો ક્યારનું પૂછી લીધું મેં એ તો મેં પંકજભાઈ ક્યારનું પૂછી લીધું કોમામાં જઈએ એની વ્યવસ્થા મને નથી જે સંઘાત કામાત ભવતી સમ એટલે જેવો સંગ કરીએ એ પ્રકારનું આપણે કામ અને એ પ્રકારનું આપણે મોહ થાય આપણે જો સત્સંગ કરીએ તો એની સાથે આપણે સારી વાતો કે સત્સંગનો મોહ લાગે અને એનાથી આપણો આપણા સુકૃત વધે એટલે સંગ સારો સંગ કરવો જોઈએ લાગે છે મુકેશભાઈ ના પ્રશ્નનું સમાધાન હવે તો કદાચ થઈ ગયું બોલો તો ખબર પડે વિશેષ એટલે બહુ વધારે પ્રમાણ પદોન્મુખી પ્રવૃત્તિની વાત છે ને અહીંયા રાજસ્થાનમાં સાથે રહેવાના છે પણ આફ્ટર ઓલ જે ગુણ તમારામાં પ્રબલ છે ને જે સાત્વિક ગુણની પ્રબળતાથી તમે જેટલા સારા કર્મો કર્યા છે એવા સાત્વિક વ્યક્તિને સારું નિર્મલ ઉત્તમ ફળ પ્રાપ્ત થાય છે એમ કે છે કે આવું નિર્મલ કે ઉત્તમ સાત્વિક ફળ પ્રાપ્ત વધારે થાય એના માટે આપણે શું કરવું જોઈએ શું કરવું એટલે જેનામાં સાત્વિક હોય એમ કરે એવી વાત છે પ્રણાલી બધી પ્રણાલી એટલે તો આગળ જેમ ભગવાન બતાડશે ને બધું કે સાત્વિક હોય તો આવી રુચિ હોય ને આવું ખાનપાન હોય આવા દેવતા ને ચૂર કર્યું હોય તો દેખાતી એવી વાત નથી કે આપણે પોતાની અંદર સાત્વિક ગુણને આપણે જ કાલે પ્રશ્ન કર્યો હતો કે આપણે આવું થવું હોય તો શું કરવું જોઈએ એક પ્રશ્ન છે આ એક પ્રશ્ન છે કે એવું નથી કે ભગવાન મહાપ્રભુજી ભક્તિ માટે કેવી વાત કરી કે એ બીજ ને તમે અંકુરિત કરી શકો પણ કે બીજ ને કોઈ લાવી ના શકે જેમ જેનું વરણ આસુરી જીવ તરીકે કર્યું હોય ને એ હવે એમ ઈચ્છે કે મારામાં સાત્વિક થઈ જાય તો ગમે એટલા પ્રયત્ન કરો તમારે રાજસ તો જ રહેવાનું છે કેટલીક આપણી યોનિની પ્રોબ્લેમ છે કેટલીક આપણા વરણની સમસ્યા છે એ બધામાં તો કઈ કામ ન કરે પણ યોની અને વરાળનો બહુ પ્રોબ્લેમ ન હોય અને એન્વાયરમેન્ટની ખાલી વાત હોય તો એની અંદર જીવ પોતાના કરી શકે પણ યોની જેવી હોય જેમ પશુની હોય હવે એ કેવી રીતે સાત્વિક ગુણને પ્રબંધ કરે કે દૈવી જીવનું આખું જીવનું જ વરાણ થયેલું હોય તો એ તો કેવી રીતે કરી શકે તો અંદર ઇન હે આપણી અંદર એ ભગવાને એવી સિસ્ટમ બનાવીને રાખી છે એનો યુઝ તમે કરો એના પૂરતી જ વાતો છે કે એને આપણે સાત્વિકગુણ હું મારામાં પેદા કરી દઉં એવું તો કોઈ ન કરી શકે ના બાબા જે જેને તું કહ્યું કે એ તો પછી તમારે કેવી રીતે કે સાંખ્ય યોગની પ્રણાલીથી પણ એ બધું હું એ જ કહું છું કે એમાં પ્રવૃત્તિ જેમ કોઈ વ્યક્તિને એવું લાગતું હોય કે હું મારી રુચિ તો સાત્વિક છે મારી પ્રવૃત્તિ તો સાત્વિક છે કે મને કરવું પણ આ છે પણ જે મારા હાથ પગ સપોર્ટ નથી કરતા ઇન્દ્રિય સપોર્ટ નથી કરતી હવે એવા બધા કન્ડિશનમાં તો તમે દમન કરીને કંટ્રોલ કરીને વૈરાગ્ય લાવીને કંઈક કંઈક કરી પણ શકો ફોર એક્ઝામ્પલ મને એમ લાગતું હોય કે ચાલો આપણને તો છે ભક્તિ કરવી છે ઠાકોરજીમાં મન લાગેલું છે પણ સાંસારિક પ્રવૃત્તિઓ પણ આપણામાં છે દેખાય છે તો એના ઉપર તો આપણે કંટ્રોલ કરી શકીએ પણ કોઈમાં આવું દેખાતું જ ન હોય ને કોઈ પોતાના માટે એમ ઈચ્છે કે હું આવો આઈડિયલ ભક્ત બની જાઉં તો આશ્ચર્યજીવ હોઈને તો કંઈ નથી કરી શકવાનું એટલે કે નવે નવા ગુણને તમે ઉત્પન્ન ન કરી શકો જે બાય ડિફોલ્ટ છે એને એના ઉપર કોઈ દુષ્પ્રભાવ પડે દબાઈ શકો છે તો તમે ઉજાગર કરી શકો બાકી આસુરીય વિશે કે હું સાત્વિક ગુણને પ્રબળ કરીને નિર્મલ ને ઉત્તમ ફળને પ્રાપ્ત કરું એ તો ન જ થઈ શકે એવી આપણી યોની જેવી મળ્યું હોય યોની માટે એકચુઅલી મને એક ક્વેશ્ચન હતું જેમ આપણે એવું કહીએ ને કે મનુષ્યોની ઉત્તમ છે પશુઓની યોની જે છે એને આપણે યોની કે હીન યોની તરીકે કહેતા હોઈએ એની અંદર એ જાતના કોઈ ઉત્તમ કર્મોને કરી ન શકે પણ હવે જેમ જડવરજીના એક્ઝામ્પલમાં આપણે સાત્વિકતા રાજસ્થા તામસતાની જો વાત કરીએ તો મનુષ્ય યોનિની અંદર તો ચલો આપણે નોંધ પણ છે ખબર પણ છે કે આપણી અંદર કયો ગુણ પ્રબલ થાય છે કે કયો ગુણ ઘટી ગયો એ વગેરે પણ હવે જેમ જે ભોગીઓની હરણ તરીકેની યોનિને આપણે ભોગીઓની કહી રહ્યા છીએ ને એમ કેવા પણ ભરતજી જળવરજીને લેવી ને એમના માટે બધું કે જેમ ગુસાઈજીએ કમસરને બ્રહ્મસંબંધ આપ્યું તો એ જીવની યોનિ ગમે એવી હોય પણ એવી સાત્વિકતા રહી શકે છે તો એ બધામાં કેવી રીતે વિચાર શું મતલબ કે જેમ આપણે એમ કહીએ કે આપણે યોની જેવી છે આપણું શરીર જ એવું છે કે જે ઉત્તમ નથી કે જેની અંદર આપણે કોઈ કર્મ ના કરી શકીએ જે ભોગ યોની કહીએ છીએ આપણે પશુઓ માટે તો એ લોકોના કરેલા કોઈ કર્મો જે છે પુણ્ય પાપની કેટેગરીમાં ના આવે તો ભોગવવા માટે પેદા થયેલા છે મનુષ્ય યોનિ કર્મ કરવા માટે યોની છે તો એની અંદર એવી તામસની યોનિમાં સાત્વિક રાજસ્થાન તામસની કેટેગરી કેવી રીતે થાય પશુઓની સાત્વિકતા એની આવશ્યકતા શું છે વિચારવાની એટલે જેમ આપણે એવું કહીએ કે આપણા છે એના ઉપર એવા અત્યારે ડિસ્કશન થયું એ વિષયમાં કે એના ઉપર આપણું વરણ પણ એના ઉપર અસર કરે છે આપણે જે યોની આપણું શરીર જેવું હોય એ પણ અસર કરે છે જેમ તો સાત્વિક કે રાજસ તામસ પ્રકૃતિના ગુણો તો આપણા ઉપર એ રીતે અસર કરે છે પણ આપણી યોની એના માટે સુટેબલ નથી તો બીજી યોનીમાં પણ એવી નામકીઓની હોવા છતાં પણ એક સાત્વિકતા આપણને દેખાય છે કર્મ પ્રવૃત્તિ ના થઈ શકે છે તો કઈ હાથ એવું બધું ના કરી શકે પણ યોનીમાં પણ એવી સાત્વિકતા છે સામકીઓની હોવા છતાં તો વાત એ છે કે એવી તામસ યોની જો આપણે યોનીને તામસ કહી રહ્યા છીએ તો એની અંદર આવી સાત્વિકતા કેવી રીતે પ્રગટ થાય એ બધી સમસ્યા પાછી ત્યાં જ આવી જાય છે કે જે અપવાદ છે એ અપવાદને ફરી ચર્ચાનો વિષય આપણે બનાવી લઈએ તો પછી એનો અંત જ ના આવે ને બહુ મોટી ખીજાત તકુ પોતાની ઈચ્છાથી ક્યાંક આ જાતનું ચરિત્ર પ્રકટ કરતા હોય તો જુદી વાત છે આ કોઈ નિયમની તો વાત નથી સામાન્ય પ્રક્રિયાની આ વાત નથી હવે એક વાત એ છે કે ભોગ યોની કે કર્મ એમાં કર્મ શબ્દનો મતલબ શું વિહિત કર્મ વિહિત કર્મનું વિહિત ફલ હશે અવિહિત કર્મનું અવિહિત ફલ હશે ફલ તો હશે જ કોઈ ને કોઈ તો જે પશુ પક્ષી આદિ સુધી તમે ન જાઓ મનુષ્યના જ અવિહિત કર્મો છે એનું અવિહિત ફલ તો એને પણ થાય જ છે કે નહીં તો કોઈ મનુષ્ય એ જ આત્મા છે કે જે વિહિત કર્મ એને પ્રાપ્ત જ નથી કરી જ નથી રહ્યો જે કોઈ બાલક છે હજી એના કોઈ સંસ્કાર જ નથી થયા ને એ જે બે પાંચ પંદર વર્ષ જીવ્યો અને એની અંદર એનું મૃત્યુ થઈ ગયું એને કોઈ વિહિત કર્મ કર્યા જ નથી એને આપણે એમ કહીએ છીએ કે મનુષ્ય દેહ છે તો કર્મ દેહ છે પણ કર્મદેહમાં તો કર્મ કરે તો કર્મનું કોઈ રિઝલ્ટ આવે કર્મ જ ન કરે તો અવિહિત રીતિથી જેણે જે કંઈ પણ કર્યા હશે એ અવસ્થામાં કોઈનું ભલું કોઈનું ગુરુ તો એ જે છે અવિહિત ફલને તો પેદા કરશે જ ને એ જે અવિહિત ફલ મનુષ્યને પ્રાપ્ત થતા હોય છે તે જ રીતે અન્ય શરીરની અંદર થનારા જે અવિહિત કર્મો છે એનું અવિહિત રીતિ ફલ તો પેદા થવાનું જ છે એમને ભોગવવાનું છે જેમ કોઈને એક વાંદરાનો આવે છે વિડીયો કે વાઘ ઝાડ નીચે સૂતો છે વાંદરો ઉપરથી આવે એનો કાન ખેંચી જાય ખેંચી જાય એને હેરાન કર્યા કરે ઓલો એને પકડવા માટે મથ્યા કરે હવે પરપીડા છે શુદ્ધ આમાં હવે પરપીડા તો કરી જ રહ્યો છે ને બેમાંથી એકે ને વિહિત કોઈ કર્મ પ્રાપ્ત થઈ જ નથી રહ્યા હવે ચલો પચીસ વાર એને પરપીડા કરી માં સક્સેસફુલી બચી પણ ગયો હોય છવ્વીસમી વખત બની શકે કે એનું એક ચામકું એને ફલ મળી જાય કોને ઝપટમાં આવી જાય એનો સ્વાહ થઈ જાય એ અવિહિત રીતિ ફલ એ લોકોને પ્રાપ્ત થતું રહે છે એમાં કોઈ શાસ્ત્રની દખલ નથી એટલે પછી ફલમાં પણ દખલ એ હોય એ કેવી રીતની હોય એ જ તમે કીધું હમણાં નહીં પણ પછી ફળ કોણ આપે શું મળે નહીં નહીં એ તો પ્રવાહ ન્યાયથી મળતું જ રહે છે દરેકને પ્રારબ્ધ તો નિશ્ચિત થાય ને જે તે દેહ પ્રાપ્ત થયો છે એની કોઈ આયુ તો નિશ્ચિત થાય જ છે એ તો એના પૂર્વજન્મના જે કર્મ છે તે અનુસાર એને જે જે દંડાત્મક શરીર પ્રાપ્ત થાય છે તેના અનુસાર એ નિયત થતું હશે તે જ રીતે એ જન્મની અંદર એણે જે કંઈ પણ કર્યું છે એનું શાસ્ત્રીય ફલના સંબંધમાં કોઈ વિચાર ભલે નહીં હોય પણ તે કર્મની અંદર કર્મના અનુસાર જે મળતું હોય તે મળી ગયું બચી ગયો તો બચી પણ ગયો હવે માની લો કે કોઈ બંદર છે એ આવી રીતે પરપીડાને કારણે મૃત્યુ પામ્યો આપણે શું વિચારીએ કે એને એના કર્યાનું ફળ મળ્યું તો કોઈ પક્ષી નિરુપદ્રવી એ કોઈનો શિકાર થઈ ગયો કે કોઈ હરણ જેણે કોઈનું કંઈ બગાડ્યું નથી ઘાસ ખાતો રહ્યો છે વિચાર કોઈનો શિકાર થઈ ગયો તો હવે એ જે હરણ શિકાર થયો છે એને શું ફળ મળશે જો આગળ એના હજી ઈન પશુઓની જેને પ્રાપ્ત થવાની ભગવાન દ્વારા નિર્ધારિત છે કે ચલો આટલા જન્મ તારા પશુ યોનિમાં જ થાય તો હવે એને શું થશે એવો પ્રશ્ન થાય આપણને ચલો બની શકે કે એક કોઈ નિરપરાધનો શિકાર થયો છે નિરપરાધ હોવા છતાં પણ તો હવે બીજા જન્મની અંદર શિકારી પશુ થઈ જશે અને જેને શિકાર કર્યો છે એને સહા કરી દેશે આટલું એવી રીતે જોડશે આની અંદર ક્યાં કોઈ શાસ્ત્રીય વ્યવસ્થા નથી પણ એટલે એન્ડલેસ પ્રોસિજર કહેવાય પછી આ વસ્તુમાં આપણે ન તો કોઈ એવું લિખિત વ્યવસ્થા આપણે આપી શકીએ આ બધું આકસ્મિક છે એની અંદર આપણે ન કોઈ દ્રષ્ટિથી આમાં સોચી શકીએ એમ છીએ એ એવું સર્વજ્ઞ હોય જે કોઈ એક આત્માની ગતિને અનેક દેહમાંથી પસાર થતા જોઈ શકતો હોય જણાવે કર્મ વિપાક સંહિતા એ દ્રષ્ટિથી વાંચવી જોઈએ એની અંદર આવું ઘણું બધું છે આવી છે ને સમય થઈ ગયો છે એટલે જ છે બધી આજ્ઞા કરી કે એવી યોની છે કે જેમાં શાસ્ત્ર પોતાના અધિકારથી એમને વંચિત રાખે છે પણ શાસ્ત્ર એમને જે કાર્ય આપ્યું હોય એ કાર્ય કરે તો આગળનો જન્મ એમને એવા ત્રિવર્ણ અધિકારક યોગીમાં મળે પછી એ સુકૃત કર્મ કરે પછી એમનો ઉદ્ધાર થાય પછી આવું બધું યોનિની અંદર એ ગમે એવી યોની હોય પણ શાસ્ત્ર તો એને પોતાના અધિકારથી વંચિત રાખીને એવું સંપન્ન નથી આપતું ના એવું નથી ને <laughs> એ પણ આગળ બ્રાહ્મણ સ્ત્રી છે તો બ્રાહ્મણના કર્મના ફલમાં એના હિસ્સાનું ફલ તો એને પ્રાપ્ત થાય છે શૂદ્ર છે સ્ત્રી હોય ચાહે પુરુષ હોય એ પોતાના વર્ણાશ્ર અને આશ્રમ અનુસાર પ્રાપ્ત જે કર્તવ્યનું એ પાલન કરે છે તો એને શૂદ્રયોનીમાંથી મુક્તિનું મુક્તિફલ પણ પ્રાપ્ત તો થાય જ ને એમાં જે આ કર્મ જે છે એ કર્મ વિહિત કર્મ નથી કર્તવ્ય કર્મ નથી પણ અનધિકાર ચેષ્ટા વેદનિંદા ઇત્યાદિ એ ન કરે એ એને નિગ્રહાત્મક કર્મ એને પ્રાપ્ત છે પરિચર્યાત્મક જે કર્મ છે ત્રિવર્ણની પરિચર્યા અતિ અતિરિક્ત નિગ્રહાત્મક કર્મ એના પ્રાપ્ત ને પ્રાપ્ત થયેલા છે ઉપદ્રવ ન કરીને સંયમપૂર્વક દૈન્યપૂર્વક ત્રિવર્ણની સેવા કરે તો એ શુદ્રદેહમાંથી મુક્તિરૂપ ફલ તો એને પ્રાપ્ત થાય છે એ તો વિહિત ફલ છે એ વસ્તુ છે એ જે અધિકારી છે હોવા છતાં પણ સ્ત્રીઓને પણ એ જ વાત કર્મ ભક્તિ માર્ગ અવલંબન ન કર્યું હોય તો એવું નિગ્રહાત્મક જીવન જીવવા જોઈએ ત્રિવર્ણાધિકારક યોનિમાં જન્મ થાય હા માર્ગી અંગીકાર થયેલો છે એટલે ત્યાં સાધન કરે પછી એનો મોક્ષ ક્રમથી એટલે મેઇન યોનીની પ્રોબ્લેમ હતી કે આવી યોનીની અંદર શાસ્ત્ર આ રીતે રિસ્ટ્રિક્ટ કરે છે ઘણી બધી હા એ તો છે એ તો મુખ્ય કારણ છે સૃષ્ટિ ખાલી થઈ જાય થોડા દિવસમાં ઘડી ઘડી વખત બ્રહ્માજીને તકલીફ ના આપવી પડે એટલે ભગવાને આવી વ્યવસ્થા રાખી છે પણ એટલે આમાં કર્મ માર્ગમાં તમે સ્ત્રી શુદ્ધની યોનીમાં હો ગમે એટલા સાત્વિક હો પણ યોની તમને રેસ્ટ્રિક્ટ કરે ફલ પ્રાપ્ત એટલે કે સતન બધા જ રસ્તા બંધ નથી થતા ના એટલે એ જ મેં કીધું કે ભક્તિ માર્ગનું અવલંબન તો છે અવેલેબલ પણ જો ન કરે તો કર્મમાર્ગી ફલમાં તો શાસ્ત્ર એને યોનિના કારણે રેસ્ટ્રિક્ટ કરશે એટલે અસર તો થઈ ને ગુણો જેજે પ્રણામ નો જે પ્રશ્ન હતો કે સુકૃત કર્મ વધારે સારી કઈ રીતે કરી શકાય એનો એક બે લીટીમાં સારું જવાબ શું હોઈ શકે તો એ તો મુકેશભાઈ આટલું બધું સાંભળ્યું એ જ બતાવે તો આપણા સંતોષ થાય છો ને મુકેશભાઈ હા જીજી એટલે ગુણોની પ્રબળતા જ મેઇન વસ્તુ છે એવું નહીં કે પાછો પ્રશ્ન હવે જવાબની અપેક્ષા રાખી તમે પાછો પ્રશ્ન પૂછો લીટીમાં જવાબ આપવાનું કીધું છે ચાલુ છે